02 by 42 લક્ષ્મીજીનું આવન એક શેઠ હતા શેઠને એમનો મુનિમજી બેઉ બેઠેલા અમદાવાદમાં જ ને લાકડાનું પાટિયું ને ઉપર ગાદી એવો પલંગ સામે ટીપોય અને એના ઉપર ભોજનનો થાળ હતો શેઠ જમવા બેસતા હતા શેઠની ડિઝાઇન કહું બેઠેલા તે ત્રણ ફૂટ જમીન ઉપર જમીનની ઊંચે દોઢ ફૂટે માથું મોઢાનો ત્રિકોણાકાર ને મોટી મોટી આંખોને મોટું નાક અને હોઠ તો જાડા જાડા ઢેબરા જેવા અને બાજુમાં ફોન તે ખાતા ખાતા ફોન આવે ને વાત કરે શેઠને ખાતા તો આવડતું નહોતું બે ત્રણ ટુકડા પૂરીના નીચે પડી ગયેલા અને ભાત તો કેટલોય વેરાયેલો નીચે ફોનની ઘંટડી વાગે અને શેઠ કહે કે બે હજાર ઘાસડી લઈ લો ને બીજે દાડે બે લાખ રૂપિયા કમાઈ જાય મુનિમજી બેઠા બેઠા માથાફોડ કરે ને શેઠ વગર મહેનતે કમાય આમ શેઠ તો અક્કલથી જ કમાતા દેખાય છે પણ એ અક્કલ ખરા વખતે પુણ્યઈને લઈને પ્રકાશ મારે છે આ પુણ્યથી છે તે તો શેઠને અને મુનિમજીને ભેળા રાખે તો સમજાય ખરી અક્કલ તો શેઠના મુનિમને જ હોય શેઠને નહીં આ પુણ્ય ક્યાંથી આવી ભગવાનને સમજીને ભજ્યા તેથી ના ના સમજીને ભજ્યા તેથી કોઈની ઉપર ઉપકાર કર્યો કોઈનું ભલું કર્યું એ બધાથી પુણ્ય બંધાય ભગવાનને ના સમજીને ભજે છતાં અગ્નિમાં હાથ અણસમજણે ઘાલે તો એ દજાય ને આ અક્રમ જ્ઞાન છે અહીં લિફ્ટ માર્ગ છે તે ખાતા પીતા મુક્તિ વર્તે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય નહીં એ જ પુણ્યાશ્રાવકનું સામાયિક અહીં ચાખવા મળે છે આ તો લોક આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન આખો દાડો કરે છે તેનાથી લક્ષ્મી તો એટલી જ આવવાની ભગવાને કહ્યું છે કે લક્ષ્મી ધર્મ ધ્યાનથી વધે અને આર્ત ધ્યાનથી અને રૌદ્ર ધ્યાનથી લક્ષ્મી ઘટે આ તો લક્ષ્મી વધારવાના આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી ઉપાયો કરે છે એ તો પહેલાંનું પુણ્યય જમે હશે તો જ મળશે આ દાદાની કૃપાથી તો બધું ભેગું થાય કારણ શું તેમની કૃપાથી બધા અંતરાયો તૂટી જાય લક્ષ્મી તો છે જ પણ તમારા અંતરાયથી ભેગી થતી નહોતી તે અંતરાયો અમારી કૃપાથી તૂટે તે પછી બધું ભેગું થાય દાદાની કૃપા તો મનના રોગોના અને વાણીના રોગોના દેહના રોગોના એ સર્વ પ્રકારના દુઃખના અંતરાયને તોડનાર છે જગતના સર્વસ્વ દુઃખ અહીં જાય કોકને બે મિલો હોય પણ છોકરો દારૂડ્યો હોય તો તે બાપને રોજ મારે ગાળો આપે તે એ કહેવાય નહીં ને સહેવાય નહીં એવા બધા દુઃખો છે આ સંસાર તો નર્યું દુઃખનું સામ્રાજ્ય છે મોટા ચક્રવર્તી રાજાઓ પણ રાજપાટ છોડીને નાઠા તે આને ઝૂંપડું છૂટતું નથી આવી શી મમતા તે છૂટતું નથી આધિ વ્યાધિને ઉપાધિના તાપમાં મનુષ્યો શક્કરિયાની જેમ ચોઘરદમથી બફાય છે બે મિલોવાળો સંસારી ત્યાગી બે બૈરીવાળોને સંન્યાસી બધા બફાઈ રહ્યા છે તેમાં આ એક જ શીતળ છાંયડી ઊભી થઈ છે નહીં તો કેમ કરીને જીવવું તે ભારે થઈ પડે એવું છે આ એક જ સમાધિનું સ્થાન ઊભું થયું છે અત્યારે પૈસો એ પ્રધાનપણે છે એ કેમ માણસને કોઈ જાતની સૂઝ ના પડે ત્યારે માની બેસે કે પૈસાથી સુખ મળશે એ દ્રઢ થઈ જાય છે તે માને છે કે પૈસાથી વિષયો મળશે બીજું બધું એ મળશે પણ એનો એ વાંક નથી આ પહેલેથી જ કર્મો એવા કરેલા તેના આ ફળ આવ્યા કરે છે આ આખા મુંબઈમાં દસેક જણા જ પુણ્યાનુબંધી પુણ્યવાળા લક્ષ્મીવાન હશે ને બાકીના પાપાનુબંધી પુણ્યવાળા લક્ષ્મીવાન છે અને તે નિરંતર પાર વગરની ચિંતામાં ફર્યા કરે છે અમે ધંધાદારી માણસ છીએ ને સંસારમાં ધંધા રોજગાર ને ઇન્કમ ટેક્સ વગેરે બધું એ અમારે પણ છે અમે કોન્ટ્રાક્ટનો નંગોળ ધંધો કરીએ છીએ છતાં એમાં અમે સંપૂર્ણ વિતરાગ રહીએ છીએ એવા વિતરાગ સાથી રહેવાય છે જ્ઞાનથી અજ્ઞાનતાથી લોક દુઃખી થઈ રહ્યા છે લક્ષ્મી પાપાનું બંધી પુણ્યથી હોય પણ વિચારો નર્યા પાપના જ હોય લક્ષ્મી પુણ્યાનુબંધી પુણ્યવાળાની દાસી ખરી પણ એને એ ઊંચે લઈ જાય અને પાપાનુબંધી પુણ્યવાનનીએ લક્ષ્મી દાસી પણ તે એને નીચી ગતિએ લઈ જાય આ અત્યારે તો માણસ માણસ જ રહ્યો નથી ને અને એમના મોત તો જુઓ કૂતરાની પેઠે મરે છે આ તો અણહક્કના વિષયો ભોગવ્યા તેનું ફળ છે વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે તેથી જેની પાસે લક્ષ્મી છે તેને પાર વગરનું દુઃખ છે સમ્યક બુદ્ધિ સુખી કરે સાચી લક્ષ્મી ક્યારે આવે કે તમારા મનમાં ભાવ સુધરે તો આ વ્યભિચારી વિચારોથી તે ક્યાંથી સાચી લક્ષ્મી આવે પાપાનું બંધી પુણ્યની લક્ષ્મી તો રોમે રોમે કૈડીને જાય પણ લોકોને હમણાં પૈસાની જરૂર છે ને હા પણ તેથી આવા સજ્જડ દુર્ધ્યાન કરાતા હશે આ નાહવાનું એ રોજની જરૂરિયાત છે છતાં ત્યાં કેમ નાહવા માટે ધ્યાન નથી બગાડતા અત્યારે તો પાણી નથી મળતું ને તે તેમાંય ધ્યાન બગડે છે પણ આપણે તો નક્કી જ હોવું જોઈએ કે પાણી મળ્યું તો નાહીશું નહીંતર નહીં પણ ધ્યાન બગડવું ના જોઈએ પાણીનો સ્વભાવ છે કે આવ્યા કરે તેમ લક્ષ્મીનો સ્વભાવ છે કે આવ્યા કરે ને ટાઈમ થાય એટલે ચાલતી થાય આખા વર્લ્ડમાં કોઈને ઝાડે ફરવાની સત્તા એની પોતાની નથી આ તો માત્ર નૈમિત્તિક ક્રિયા કરવાની હોય પણ ત્યાં ધ્યાન બગાડીને પડાવી લેવાની ઈચ્છા રાખે તો પછી ફળ કેવા આવે એક માણસ કેરીની આશાએ ઝાડ નીચે બેઠો ભગવાને પૂછ્યું અલ્યા તું શા માટે ઝાડ નીચે બેઠો છે ત્યારે પેલો કે કેરી ખાવા ભગવાને કહ્યું અલ્યા આ તો વડનું ઝાડ છે ને ત્યાં કેરીની આશાએ તને શું મળશે અલ્યા ઝાડને તો ઓળખ ઝાડને ઓળખીને તું ફળની આશા રાખ જ્ઞાની પુરુષ પાસે જા તો તારો ઉકેલ આવે આ લોકો તો ભગવાનને ભૂલી કરીને લક્ષ્મીજી ખોળે છે ભગત હોય તેમને લક્ષ્મીજી ખૂટે ભગત અને ભગવાન બેઉ જુદા હોય ત્યાં ભેદ હોય ભગત બહુ ઘેલા હોય નિયમ કેવો છે કે જ્યાં ઘેલછા હોય ત્યાંથી લક્ષ્મીજી ખસી જાય વ્યવહારમાં જ્ઞાની ઘેલછાવાળા ના હોય બહુ ચોક્કસ હોય ભક્તિથી જ્ઞાની પુરુષ મળે અને જ્ઞાન પ્રાપ્ત થાય મોક્ષ જ્ઞાનથી થાય ભગવાને શું કહેલું કે નર્મદાજીમાં પાણી આવે એ તો નર્મદાજીના પટના ગજા પ્રમાણે જ હોય પણ જો એના ગજા કરતાં વધારે પાણી આવે તો તો તે કિનારો બિનારો બધું તોડી નાખે અને આજુબાજુના ગામો તાણી જાય લક્ષ્મીજીનું પણ એવું જ છે નોર્મલ આવે ત્યાં સુધી સારું લક્ષ્મીજી બિલો નોર્મલ આવે તો પણ ફીવર છે અને અબાવ નોર્મલ પણ ફીવર છે અબાવ નોર્મલ તો ફીવર વધારે છે પણ બંને રીતના સ્ટેજીસમાં લક્ષ્મીજી ફીવર સ્વરૂપ થઈ પડે છે લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે કે જેમ જેમ લક્ષ્મી વધતી જાય તેમ તેમ પરિગ્રહ વધતો જાય લક્ષ્મીને માટે કેટલાક લોકો નિસ્પૃહ થઈ જાય છે તો નિસ્પૃહ ભાવ એ કોણ કરી શકે જેને આત્માની સ્પૃહા હોય તે જ નિસ્પૃહ ભાવ કરી શકે પણ આત્મા પ્રાપ્ત થયા સિવાય આત્માની સ્પૃહા શી રીતે થાય એટલે એકલો નિસ્પૃહ થાય અને એકલો નિસ્પૃહી થયો તો તો રખડી મર્યો માટે સસ્પૃહી નિઃસ્પૃહી હોય તો મોક્ષે જશે અમે લક્ષ્મીના વિરોધીઓ નથી કે અમે લક્ષ્મીનો ત્યાગ કરીએ લક્ષ્મીનો ત્યાગ નથી કરવાનો પણ અજ્ઞાનતાનો ત્યાગ કરવાનો છે કેટલાક લક્ષ્મીનો તિરસ્કાર કરે છે તે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો તે ક્યારેય પાછી ભેગી જ ના થાય નિસ્પૃહ એકલો થાય એ તો મોટામાં મોટું ગાણ પણ છે